કોઈ મસાજ આપણો આપણે આપણે અમને નામનો મસાજ છે આપણી જોડે મસાજ નથી એટલે આ દેરાસરો તમે બનાવવા નથી કર્યા એક સુનિંદર સ્વામીનું દેરાસર એક કૃષ્ણ ભગવાન અને એમના એમના જે ફોલોઅર્સ બીજા બધા તે અને શિવનું અને ગણપતિ બધા ફોલોઅર્સ એ બધા આ પણ ડોળા શોધી લે કરે તેનું છે તે જઈને એ કહ્યું કે આને ખર્ચો અમે ઉપાડી સુનિભાઈ સાહેબના ડેરા ખોલી અને પેલા વૈષ્ણવને મારે એવું નહીં કહેવાય એ આપણા મહાત્મા પૂછ્યું ફોલોઅર્સને કે આવું ભાવના છે બધા આપણે શું કરીશું કરીએ તો બધું ઉપાડી દઈશું એટલે માથે ઉપાડી લીધું એટલે પછી મારે હાથ ગયું એટલે બધાના આરસમાં ચહેરો કરવાનો છે જુદો જુઓ બસો પચાસ સુમન કરે શું કરવાનું હાઈવે પર આવીએ ઇન્ટરટેક તાપી નદીના એક અડધો બેન છે અત્યારે બંધાઈ રહ્યું એ બંધાઈ રહ્યું છે અને ચાલુ છે ના ના બોલ નહીં તો એક બે પ્રસાદ મેળવી લે પ્રસાદ પ્રસાદ પછી મળે મળે મળે સહન રક્ષી બધી મોજબી જતી રહી આપણે તમને બધા તમારે એવું થવાનું એટલે જે બોલાવનાર હતા ને એને લાખ ડોલર હું આપીશ એટલે ભાઈ ભાદરભાઈ પટેલ થયું ન્યુયોર્કમાં રહેશે જયંતિ જૈન કહ્યું એમના ભાદર બે આવ્યા હતા ગુરુક ગઈકાલે ત્યારે બધા કચરે અમને કચરે તમે લખાવો તમે લખાવો તમે કહ્યું કે કોઈ પાસે લખાવવાનું નથી આવે આ તો મોત કહેવાનું આ તો આપજો નહીં તો હોય ત્યારે પાછા આપેલા

એટલે પછી એ ભાદરવાળા અમારા ગામના હતા ને તેને દસે લખેલા પેલા લોકો કે દાદાજી અમારા ગામના છે એમને કે લખે ખરું એને આખરે બને કે કેટલા દાદાજી મારા સાથે લખે કેમ થાય ઓછા કરવા છે એક લાખ લખી નાખી અને હિન્દુસ્તાનમાં એકદમ સાથે સાડા બાર લાખ રૂપિયા એટલે મને માગવાનું હોય છે કોઈ કોઈ કહેવાતો નથી આપી દે કારણ કે મેં કહ્યું છે જો તમારી સરપ્લસ હોય તો આવું કોઈ આગળની માટે કોઈ પણ જો ઓવરડ્રાફ આગળ માટે ઓવરડ્રાફ હોય તો આટલો જ કરવા જોઈએ હોય તો નહીં તો તમે કઈ નહીં રહેતા અંદાજાનું જ્ઞાન શિવાનંદ કરે શું કહ્યું હોય તો ના તો હું પરચો વિચારે કરતો બધું તમારું જ છે આ બધું અહીં હરીફાઈ નહીં હરીફાઈ કરવા જાય બધું નહીં પાડે રેસ્પોન્સ નથી આવ્યા ઘોડા ઘોડા એક બહેને ફોનું આપ્યું તો બીજી ચાર બહેનો લઈને શું છે આ રેસ્પોન્સ છે તારે બહુ ભેગો છે તારી આજ્ઞા આવે તો ચૂપ થઈ ગયું પાછું મોહ ગયા પછી ફરજ થઈ જ્યાં આવે ભગવાન અમુક જ કરે દાદા મતા જ માટે નો રસ્તો છે અને મસાજ જતા રહેશે મારો વિચાર છે આવી દર્શન કરશે નહીં કરવાનું લોકો અને આ મૂર્તિ કેવી બનશે વાત કરે એવી મૂર્તિઓ બનશે આ વાત કરે લોકોની સાથે કેમ કેમ કેમ નહીં શું જ્ઞાની પુરુષની પ્રતિષ્ઠા ગમે તે માણસ અહંકારી માણસ અતિશય ગમે નિરહંકારી હોય એટલે આ હિસ્ટ્રી છે અમને બોલાવે છે તો બરોબર છે કાલ કરે છે પછી આ તો બધા અમારા એટલે બધું વાંધો જ નહીં દાદા જે કરે દાદા કે છે જે જે દાદા મામા કે દાદા જે જે બોલે અમે તો ઈચ્છા કરી આ લોકો જ્ઞાન પામો આ અહીં હાલવા જેવું શું થાય પથરા લાગે રહી ગયું મારી આવડી આવડી જતી અને તો આવી ગયો છે ને લાખ ડોલર લાખ આવી ગયો પાછા પૈસા પડે જરૂર છે એ બને બને તો એમથી નક્કી કરાવું શું ગાંધી આપી દે બિચારો એ તો બધા આગળ જોશે નહીં આગળ જોશે નહીં હિન્દુસ્તાનમાં હારે બાર લાખ રૂપિયા એક જ માણસ એનું નામ જીઓ શાહ અમદાવાદનો પ્લાસ્ટિક ચલાવે છે તો એનો કાગળ

બધી વાતો પસંદ પડે તો ખાસ કરવા જોઈએ એમાં કઈ વાત છે કરવા જોઈએ મંદિર બનવું જોઈએ મંદિર થવું જોઈએ મંદિર થવું જોઈએ કે છે મંદિર થવું જોઈએ મંદિર થવું જોઈએ કે છે મંદિર થવું જોઈએ ત્રણ મંદિર થવા જોઈએ બરાબર છે મકાન થઈ એસી લાખ જે અહીંયા કર્યા હતા અને ત્રણ છ વર્ષ આ થઈ ગયું પૈસા ન વળી એના પૈસા વળી હતી એની કોણ આ સુમંદર સ્વામીનો ડેરાસોર કે જે સવા લાખ પછી ઉંમરના આવ્યા છે તીર્થંકર સાહેબ છે હજુ હજુ લાખ હોય દર્શન રહેવાના છે દેવાસી તમે પણ સમજી ને દાદા પણ ઓળખી ને દર્શન કરે ને તો કલ્યાણ થઈ જાય એ ગુરુગુરુ હાજર છે આજે એ એમના વિશે કઈ કોણ દાદા મને બહુ ખબર નથી સુરેન્દ્ર સ્વામી આપણી આવતી ચોવીસીમાં એ થવાના પહેલા તીર્થંકર અત્યારે તીર્થંકર જ છે આવતી ચોવીસીમાં તીર્થંકર તો જુદા થયા છે કૃષ્ણ ભગવાન ને દેવજી ને અને બળદેવ રચાયું કાળા કુટુંબ રચાયું ચોવીસ એ જુદા થયા આ તો છે અત્યારે દાદા આપણે મંત્રમાં ઓમ નમો અમે આપણે કહીએ છીએ ને વાસુદેવ આય તો એમાં રામ અને કૃષ્ણ બંને જણાય કે કેટલા કૃષ્ણ ને જણાય વાસુદેવ તો બંને નહીં વાસુદેવ બધા આવી જાય રામ કૃષ્ણ લક્ષ્મણ બધા વાસુદેવ આવી જાય એ ભાઈ એવું પૂછે છે કે તીર્થંકર અને કૃષ્ણ ને શું સંબંધન છે કૃષ્ણ વાસુદેવ નારાયણ છે વાસુદેવ નારાયણ એટલે નર્મદી નારાયણ થયા પણ હજુ પેલી સ્થિતિની માટે બે અવતાર બાકી છે સાચી એ બે અવતાર પૂરા થઈ ગયા એટલે પેલી આખા વર્લ્ડ પૂજા કરશે શું અને આપણે અહીંયા આપણી ભૂમિકા મુજબ નથી ભાઈ એવું પૂછે છે કે કૃષ્ણ અને તીર્થંકર માં ફેર એટલે એમને એમને દાદા વાસુદેવ અને વાસુદેવ કોને કહેવાય અને તીર્થંકર કોને કહેવાય એ સમજાવો ટૂંકમાં વાસુદેવ પછી વાસુ લડવા જ આવ્યા છે વાસુદેવ જન્મે પૂછી જવાય હું પગતાથી વાસુદેવ જન્મે લડે જ તેનાથી ઇતિહાસ થાય મેં જુઓ રિલેટિવનું બધું ટ્રસ્ટમાં પતિ આ રિલેટિવ પછી એની પણ શ્રદ્ધા એમની અને પછી રિયલની ઉપર શ્રદ્ધા બેસી અને ચિંતન થાય છે આ રસ્તે રસ્તે કરે આ માર્ગ રસ્તા અક્રમ છે બધો ક્રમ જગત આખું ક્રમમાં ઉભું આ તો અક્રમ તો કેવો ભૂખો દીકરો છે આવું હોય અત્યારે લીચમાં હોય દેશી આત્મા જુદો પાડી આલે એ વિજ્ઞાન થઈ ગયો થઈ ગયું કામ થઈ ગયું દેહ ની આત્મા હોદો જડે નહીં લોકો એને આત્મજ્ઞાન શોધી કરી આપવા એ આત્મજ્ઞાન કોઈ છે કે બોલે વાતો કરે સારું અધ્યાત્મ લખવાનો અધિકાર અધ્યાત્મ ગુરુજી દેખાતું એમ એ બધા કોણ બધા વાંધવાનું લાગે કોને કહેવાય આ ભૌતિક સન્મુખતા છોડાવડાવી ને આત્મ આત્માની સન્મુખતા કરાવડાવે કેવું ભૌતિક સન્મુખતા છોડાવડાવે આ તો ભૌતિકમાં એ પોતે રાખતા એમ બીજાને રાખતા કરે લ પસંદ તમે

આ કઈ લાવતો છે પૈસા પણ પૈસા જેટલો કાર્ય એ કાર્ય કારણે જુએ છે વિજ્ઞાનની શુદ્ધાસ્તો થતો જાય શું કહ્યું

કોઈનું અભિન નથી ચાતા બોલો મજબૂત થયા છો તમે મતભેદ શાના ધર્મ બધાને હોય ને મતભેદ તો હોય ધર્મ બહાર જઈએ તો ધર્મ તો આપણું ઘર આપણી વાઈફ ને લોકો આવે અમને તો વન ફેમિલી વન ફેમિલી લોકો જૂઠું બોલે લોકો લોકો એવું કહે છે જુઠ્ઠું કહે છે કોણ જુઠ્ઠું કહે કોણ જુઠ્ઠું મતભેદ નથી એવું જુઠ્ઠું બોલે છે કે છે હા એ જુઠ્ઠું બોલે છે મુદ્દો ક્યાં હોવા વન ફેમિલી મુદ્દો કેમ તમે બેસી ગયો મતભેદ તો પડે એકને આ કરવું હોય બીજાને બીજું કરવું હોય એટલે મતભેદ તો પડે ને ભાઈ પછી એકને એક કરવું હોય ને બીજાને બીજું કરવું હોય એટલે મતભેદ તો પડે જ ને પછી એકનું આમ કરે બીજું આમ કરે હતું એક જ ફેમિલી હતું એ જયારે હાથમાં લગ્ન કરતા એમ ને આપણે અંદર ગયું એનું આપણે હાથમાં ચાલે કે અંદર ગયું એ હાથે ચાલે લગ્નનો જ પ્રશ્ન છે એ તો છે લગામનો જ પ્રશ્ન છે આ લગામ જ છે બીજું બધું જાય જયારે અમને જવે તો આપણે બદલવું જોઈએ પછી આપણે જવે કેવું પણ હરીફાઈ તો તો શું કહ્યું હરીફાઈ થાય ત્યારે શું કહ્યું ફેમિલી હરી હતી એમ ફેમિલી બીજાના ફેમિલી મેમ્બર છે તું બોલો છો ડગો કરે લોકો શું કરો છો મારે કોઈ જોડે મતભેદ પડે ને બધા યુવાભાઈ જોડે ચારી પચાસ પચાસ હતી બધે લગામ તમારા હાથમાં હશે ને પટેલ તરીકે તો તમારા મારા હાથમાં લગામ મેં રાખી મેં તો એમને જ તમારો ગેસ થયો ગયા એ તો પછીથી પણ પહેલાની વાત દાદા ભગવાન થયા પહેલાની વાત સત્યાવીસ વર્ષથી જ્ઞાન થયું પણ પહેલા થતું પહેલા લગામ એ મને બોલ્ડર ના શાક બને ને એ મને પૂછે શું શાક લાવું શું શાક લાવું તમને ઠીક લાગે છે શું કહ્યું તમને ઠીક લાગે એટલે બસ શાક લાવે મને હું ખબર ખરો પછી રોજે પૂછે રોજે પૂછે પછી બે ચાર બે ના પૂછે હા છે તો કદાચ આ સારો કેમ લાયા કહ્યું તમે કદી તો ઠીક લાવી એ લાગે કાયલો તમારે ના લાવો જોઈએ તમે પૂછીને લાવી સાહેબ ના તમે એમ કહ્યું ઠીક લાગે એ લાવજો તમે આપણે રિવાજ એવો રાખવાનો તમારે કહ્યું શું રાખવા હું કહું કે તમારે શું જાણે આપણા વ્યવહાર લોકો જુએ એટલાની જરૂર છે લોકો જુએ તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ વ્યવહાર કેવો હોવો જોઈએ એટલે અમારો વ્યવહાર એવો જ કરે છે ગજગણ આવ્યા હતા હજા વાળા બહુ દાડો કચેરી થાય ને કચેરી નો દાડો બહુ આવે ચાર જોવાનું હોય ને હજા વાળા આવ્યા તે રોજ આવે રોજ હવાના પર બધા ચા બાજુ એમ પીએ એકાદ પાપડી બાપડી કે પાપડ બાપડ પીએ બીજું કહ્યું જે કંઈ હોય ચલો નાસ્તો કરીએ એક દાડા આ તો ભાઈ ઉતાવળ છે એટલે કશું બદલાખો છે ના સાબુ દાદા ના છે મને શું ખબર પડે કે મારી અંદર શું પરિસ્થિતિ છે હું તો બહાર બેઠો બાનર મેં બૂમ પાડી રહ્યા ચા બાર લાવું છું રિસ્પોન્સ આવે લાવું છું એમ એટલે અમને ઉતાવળ હતી એટલે બે હાય ફોન દઉં એવી શું ખબર કે બાર ઉતાર વાળા તમને શું ખબર છે આ બાર ઉતાર વાળા એક રોજ આવે છે ગયા છે બેઠા હા એમને શું થયું ચા ચા બનાવવા મળે ને જોડે જોડે વાળો કે છે અમારે તો જે છે અમારે સૌ બની ગયો છે એમનું સૌ લઈ ગયો અમારે તો જે કયા છે પ્રકટ એટલે સહેજ લઈ ગયો એટલે અમે શું કર્યું ચા બનાવે છે ઉભી રહી જાય કોઈ ચા આવી જાય નહીં કર્યું ઉભી શું થયું હું અંદર જોવા ગયો આપણું કહ્યું તમે જો થશે કે નહીં થાય કર્યા બધા પછી મેં બહાર આવીને કહ્યું અમારું ચલણ રહ્યું નથી આવ્યું અમારું ચલણ રહ્યું નથી એટલે હસવા ભાઈ હજાર વાળા દોડતા હતા કે આવા સારા માણસ ને આવા બહેન ચલણ નથી નથી આવ્યો મારી આવડી સાહેબ બગાડું છું મેં તમે હું કહ્યું કે અમારે આવું બન્યું એટલે હું તો આવડું વધારું છું ચલણ તમારી આવડું બગાડું પછી અમારા જે પેલા મહેમાન હતા ને અગાવાળા તેમને મેં કહ્યું તમારું ચાલ રાખે છે તો તમે આવું મેં આ તમને શીખવાયું જ્યાં છતાં હંટર લઈને ફર્યા કરો છો જો બેન થાય અમારે કૂતરી કૂતરી બહેન થાય જે પૂછે છે આવું ચાલુ છે તો ભગવાન જ થાય આવું નથી ક્યાં જ છે કોઈ જ્યાં કોઈ આ વર્લ્ડમાં કોઈ જન્મ નથી જેને બૈરી પર કચાડ હોય તો બધા મૂકો હાથ હોતું શું એ તો કેવો કેવો માણસ હોય મર્દ હોય આખે દાડે કચકચ કરે મેમ્બર બોલે વન ફેમિલી મેમ્બર વનનો શું થાય એકલો <laughs> એ આપણે શું કરવાનું બુદ્ધિ ગુલાબુદ કરે આપણામાં બુદ્ધિ ગાય ને બુદ્ધિ ના બખેડાઓ વધારે છે ભાઈ કે છે આ બુદ્ધિ ના બખેડા વધારે છે બધા મારી બુદ્ધિ ખરાબ થઈ ગયેલી એટલે અમને થાય બિલકુલ ખરાબ થઈ ગયું નોટ અ સેડ ના પણ આમ કાયદો છે બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે ફેર શું બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે ફેર શું અનડાયરેક્ટ નોલેજ એ બુદ્ધિ ડાયરેક્ટ નોલેજ જ્ઞાન ઇનડાયરેક્ટ નોલેજ બુદ્ધિ અનડાયરેક્ટ દાખલો આપો ને કાંઈ આ સૂર્યનું અજવાળું અરીસા પર પડ્યું ડાયરેક્ટ કહેવાય અરીસા પર પણ અરીસાનું અજવાળું રસોડામાં જવું એવું ડાયરેક્ટ કહેવાય રસોડામાં ફાન કરે જગ્યાએ અજવાળું મોકલે ને એ ડાયરેક્ટ એ બુદ્ધિ કહેવાય અને સીધું પડે એ ડાયરેક્ટ કહેવાય એ જ્ઞાન કહેવાય અને અનડાયરેક્ટ છે તો લીધું પડે ભાઈ અને જ્ઞાન હવે અમુક આવી આગળ અંદર શું છે આત્માનો પ્રકાશ અલ્ગોઇઝના થ્રુ આવે છે શરીરમાં બધા આવે છે ઇગોઇઝમ આત્માનો પ્રકાશ ઇગોઇઝમ પર પડે અને ઇગોઇઝમના થ્રુ પેલી બાજુ જોવું પડે એ છે તે બુદ્ધિ છે અને અમને ઇઝોઇઝમ ખોલાતી રોજાતનો વિરોધ થતા અહંકારી જેટલું આખા જગત વિજ્ઞાન જાણતો હોય પણ અહંકારી જ્ઞાન માટે નથી અને નિરહંકારી જ્ઞાન સમજાયું વાત છે સમજાયું નાથ નાથ ચાલવી જ્યારે એ ઓમ પકડ ઓમ પકડ કરીને માર પાસે વાળ્યા મારે અને વાંચતી વખતે ચઢાઈ છે ત્યારે ખેર ખેર કરે ચઢવાનું આવતા ખેર ખેર કરે ઉતરવાનું આવતા ઢીલા મૂકે શું થાય ઊંધું પડે ઊંધું પડે ચાલે નહીં તમે ક્યાંથી આ પેલું હે તમે ક્યાંથી આ અનુભવ કરેલો અનુભવ અનુભવ નહીં પણ આ તમારે થોડો તો થાય ને શીખાય તો ખરું ને એટલે ઊંચે ચડકી વખતે જો વેબસાઇટ લગન કરી ને તો ઘોડા દાબડા બધા નવું નવું તો ઢીલું લીધું પડે મહાપરાયણ છે અને નીચે ઉતરતી વખતે જો ઢીલું મૂકીએ તો ઠોકર થઈ જાય કારણ પાછળ નો બહાર છે એટલે એ ઠોકર થઈ જાય કટાઈ કરી ને આપણે ધીમે ધીમે આ આપણું જાણ મતભેદ બધા બંધ છે મતભેદ કેમ થયો બંધ કરાવવા મળે ને બધે અને ઘણી જગ્યાએ છોકરા છે ડોગર છે કચ્છ કરતા હોય ને ડોગર જરાક કચ્છ કરતા હોય છોકરા જે સ્થિતિ જાણે જે સ્થિતિ બદલી જાય છોકરા હોય જાણજે છોકરાને ગમ્યા નહીં એટલે ત્યાં જે સ્થિતિ દાખલ પેલા શું બધું આવી મળશે એમ અમે બધું ઉભરા એવું થયું મારે આપડે તો બહેરી મારી ના આવે તો કે કહી મારી ના આવે શું કર્યું જગા કર્યું દોરી લાગે પડે પછી માર થઈને આવ્યો હોય તો મને કે બની ગયા શું કર્યું પછી નિકાલ સંભાળ કર્યો બહુ જતી ના આવે ને મેં શું કર્યો ભાઈ હવે એને રાખવાની કરવો કરવો તો શું કરવાનું શું કરવાનું એ જે પર બીજો અવતાર નિકાલ કરો કોઈનો પ્લેન ના રહ્યો જોઈએ વર્લ્ડમાં કોઈ જીવનો પ્લેન ના રહ્યો અનપ્લેન જયારે ભગવાન પણ પૂછી ના શકે એવું થવું એ પોતે કે ભગવાન મને શું પૂછતા શા માટે ભગવાન પૂછે જેનો ફ્લેમ જ નથી ત્યાં અનફ્લેમ છે ગમે થોડી વાત આ બધી ગમે થોડી વાત બધી જ વાતો લાવો પડશે ક્યાં સુધી અમે ભટક્યું અને આદિ દૃષ્ટિ અનંત ઉત્તર થતો દિવાળી કઈ આવતો નથી હવે લાવવો છે લાવવો પડશે ને હવે ક્યાં હું ચાલશે ભાઈ કહે છે હવે લાવવો છે બધા બધું વાત લગામ છોડીએ ગમશે એ છો તો હા હોય ગયા અમે મારી મમતા શું છે હું બેન કે છે હું તો ગુસ્સા વાળી બહુ છું ગુસ્સા વાળી જરૂર જાણ એ પોતે ગાયકની સારા કહ્યું છે પોતે પોતાનું વલણ ના આપી શકે આ તો જે બીજાનું વલણ આપે છે ગુસ્સા આ ગુસ્સા આવી છે જુદા ચાર્જ હોવો જોઈએ પૂછો કે પૂછો વેચો એટલે શું ઉઘાડ્યું હશે ભીતને ભીતમાં અથડાવું એમને દિવસો ઉઘાડ્યું હશે ભીતમાં અથડાવું અને શું અને પછી બૂમપાડી ગયો નોંધો રહી અથડે બાર બાથું ના બૂમપાડી ના થોડા દિવસ રાખી ગયા અને શું તારી આગળ ઉઘાડ્યું છે ભીતમાં પણ ગુસ્સો કેમ થાય બેન કે છે ધાર્યું કામ ના થાય એટલે ગુસ્સો થાય છે કે છે અમે ધાર્યું જ નહીં કામ કર્યા શું કહ્યું ધારવું નહીં ધારવું તો બહાર એવું ધારવું હવે ધંધો કરવાનો હોય અને કે બધું આપણે કિંમત મૂક્યું છે આપણે કિંમત મૂક્યું છે ધંધો કરવો છે પહેલું ચીજ પૂછવાનું એવું ને તો પૂજા પૂજા બધું કરાવી હતી શું કહ્યું આપણા હિન્દુ રિવાજ પ્રમાણે સત્યાની કથા કહેવાય સિનેમા સિનેમા લોકોને કથા કહેવાય લોકો જમાડીએ પછી સિનેમા હું જઈને અંદર સુધી કહેવા વગર કોણ જાણું તો આગળ કોણ જાણો હું કહું તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે પણ મને જે અમારી ઈચ્છા નથી અમારી ઈચ્છા નથી અમારી ઈચ્છા નથી આવી પછી ડૂબી ગઈ ત્યાં પછી અને ભાઈ સારી નફો એટલે ગાડી ગાડીનું કામ રહ્યું નહીં તો પાછું કહેલું આવું થવું જોઈએ કેવું થવું પોતે કરે હતા બીજું તમને થાક ના લાગે ઉંમર નાની એટલે થાક લાગે આખો દાડો રસ કરીએ તો થાક ના તમારી ઉંમર વધારે પેલું પાડી જાય પહેલો તો વડે પહેલો જ ગાડીઓ પર મુસાફરી કરતો ને આ ઓગણીસો અગિયારથી સુધી ગાડીઓ મુસાફરી કરતો તો આવે તો અમે પીવા પણ પૈસા મળે છે ગાડીમાં થાક નહીં લાગ્યો મને થાક લાગે તું અહીંયા આવે તો તને થાક લાગે મને શું થાક લાગે ત્રણસો મિનિટથી આવ્યા તું અમારી રીત જુદી હોય શું કહ્યું તમારે બધા કરતા અમે બોમ્બે રહેતી સુધી છે દાદાજી ક્યાં જાઓ છો હું તો પેપર વાંચું છું ભાઈ અત્યારે અને આરામ આરામથી બેઠો છું તો જાઓ છો ત્યાં બોલો ને મેં કહું આ ક્યાં જવું છું હું તો આ બેઠો છું હું પેપર વાંચું છું હું ક્યાં જઈ રહ્યો છું પીસી જતી રહી છું હા બરોબર તાર ખાવે બોલે હું નહીં જતો આ ટિકિટ ગાડી જાય છે વડોદરા એના ઊંચા પેપર વાંચું છું ને કાઢ્યા પછી એ વડોદરા પેપરે છે તો લોકો વડોદરા વડોદરા લઈ શું ગયા એટલે હું આવ્યો નથી ગયો નથી ગાડી આવી ગાડી ગઈ આ છે તમે જતા નથી એટલે કે છે તમે જતા નથી એટલે અરે ખરેખર જાય છે કોણ આમ તો અહીં ઠંડા સુધી દેવાની શક્તિ ના હોય કે બરોબર ક્યાં જાવ છો આગળ વડેલું રહું છું કદાચ બધો બધો અહંકાર કર્યા કરે એ ગાડી વડે જાય છે આરામ કરું વાંચરું બોલ નહીં ટકા ભાઈ ભાષા આવી છે ભાષા આવી બોલતો વાત આવી જાય છે શું છે પેપર બતાવી દઈએ તું આમ બોલે હું જઉં છું તને હેતુ હતું છું વિકલ્પ થઈ ગયો ભાઈ કહે છે વિકલ્પ થઈ ગયો હા એ ભૂલ છે શું ધાર્યું કે શું ધાર્યું છે કે ક્યાં કોઈનો ધારણો પેલો નથી મેં કરે મારી દાડો ધોકો સરસ કે ના ધોકો થશે એને દાડી જશે ધારણાઓ ધોકો કરે કે દારી કઈ નાખે ને લઈ લખોટીઓ એ એમાં ધારે ધારે છે માફી મારી બે પર છે અને કોમ ફેર પડે ને કોઈ ફેર ના પડે એટલે ધારવાનું શું કોમ છે ધારો ના ધાર્યો ચાલે નહીં જો અમે એટલી બધી સ્પીડને કઈ દીધું ફોન કર્યું લોકોને પછી વાત ના કરી એને કામ જેવી કોઈ વસ્તુ નહીં તો તારે ડૂબ્યો તો ડૂબ્યો મારી ઈચ્છા નથી અમારી ઈચ્છા નથી એને શું હતા એવો કે અમે ઘર જ રાખીએ એટલે તું પાછું બૂમ પાડું આ અમે ઘર જોયું આપણે ડૂબી જાય એ કાયદાનો ખર્ચા એવો નથી અમે ઘર જોવા રાખીએ શું કહ્યું આ તો જગત પોતે જ પઝલ છે ભણાવી આવી ગયો હમ દાદા આમ આમ લોકો નથી કેતા કે તમારા કર્મ કે તમારા એમાં હોય ભાગ્યમાં તો તમને લક્ષ્મી આવે કોઈ માણસ છે તો રાત જાણીને બેસી રહે કશું કરે નહીં તો બી આવે આ દુનિયામાં કોઈ માણસ એવો ગમ્યો નથી કે એ રાત જાણીને બેસી રહ્યો કોઈ એવો જન્મ્યો જ નહીં આવે ખરી પારબ્દોમાં લક્ષ્મી આવે ખરી બરાબર નસીબમાં ન હોય તો આવે ખરી હવે નસીબ એટલે શું નસીબ એટલે તૈયાર બેલેન્સમાં બેલેન્સ ફક્ત અહીંથી જઈને લઈ એ પુત્ર કિશોર ગણાય બે રૂપિયા લઈ આવે નસીબ એટલે ગુજરાત નસીબ એ તો બીજી વાત નવું નસીબ નવું ચેન્જ કરાવવાનો પુરસાદ થયો નસીબ એટલે પહેલો નીકળાય આ તમે જે અત્યારે કમાવ છો ને આ બધા તે પાછું ક્યાંય જ કરો છો નવું ક્યાંય કર્યું તેથી નવું ક્યાંય કરતા નથી અને જૂની ક્યાંય એક પોતે કમાવું છું એવું માને છે શું માને છે અને એમ જ એને મહેનતને તમને આચાર એવું બધું કરે આ તો શું એવું છે કે અત્યારે આ જે કમાવ છો ને એ તો બેંકમાંથી ત્રણ છોટો બેંક હોય અને ત્યાંથી બે હજાર ડોલર લેવા હોય અને સાત લઈ તો તમે જઈને આવ્યા તો પૂછા કરો છો કહીએ છીએ મજૂરો કરે છે

તમને પગાર ક્યાં મળે બીજાને પગાર ક્યાં મળે ત્યારે પગાર જુદા જુદા કેમ કારણ તમારું પુણ્યના પ્રતાપે બુદ્ધિ હાય Yeah. હેતપુર જૈન કરીને છે તો નહીં તો દિગંદરી હતો મને કહે છે દાદા મારે આપવા છે તો મારે પહોંચી વળતું નથી કે છે ને શું વધો છે સાડા ત્રણ હજાર પગારમાં લખ્યો છે ધંધો કરું કે છે કોન્ટ્રાક્ટ નો ધંધો કરું કે છે બીજો જણ કે છે આવો નફો સારો છે એટલે સાડા ત્રણ હજાર મળે છે બેતાલીસ હજાર મળે છે બીજું હા હા જવું છે હા રાખું છું એટલે એમ કે એ રીતે છોડતા નથી શેઠને કહે કે મારી વાઈફ એમ કે છે કે હજાર ડોલર વધારે કરવા ના પાડે છે હજાર ડોલર પડેલો નહીં એમ તો શેઠને કહ્યું ને હું તમને બાર મિનિટ બીજા વિશે આપીશ જો આખું થયું એ મને રૂપિયા આવવાનું કહેતો હતો શબ્દ નીકળ્યા કરે આપણે ગયા તો હું પંદર હજાર આપી શું કર્યું એમાં નીકળી ગયા ને હું તો પ્રકાર કરીએ દાદો ભાઈ હવે નિરંતર તો મને યાદ રાખશો નિરંતર યાદ રાખશો આ આત્મા સંબંધ યાદ કરે ને રૂપિયાને વાત ભૂલી જાય રૂપિયા તો અનંત અવતારથી આયા ગયા તું ખાલી ખાલી રહે વપરાય જવાનું નદીમાં બહુ પાણી આવ્યું કુદાકૂદ કરવાની ઉનાળા થાય જોજે ને ખુશી થવા જેવું નથી ના આવે તો એ નાખુશ થવા જેવું હું એ એક જ છું તમે નાખુશ થવાનું ગમે છે ખુશ થવાનું ખુશ થવાનું કેટલા વાગ્યા હતા તમારું ગુજરાત વિશે શું માનવું છે આ બધી અશાંતિ કેમ છે ગુજરાતમાં ગુજરાતમાં અશાંતિ કેમ છે આટલી બધી આપણું તમે બુદ્ધિ અને જ્ઞાન નું જે બતાવ્યું એ છે એ તો આ તો પ્રયાસ કરવાનો આવ્યો તો અશાંતિ વધવાની છે આ તો એની શરૂઆત છે આ તો ફર્સ્ટ બિગિનિંગ છે ગુજરાતી નું આખી વર્લ્ડની કારણ શું કારણ છે અડધી વસ્તુઓ થઈ ગઈ દુનિયાની સાડા ચાર લાખોની છે ને સાડા ચાર બધું અઢી બે અબજ વસ્તુ કારણ કલયુગ ખલાસ થવાનું છે કલયુગ ભાગણ સુધી છૂટી જવાનું કલયુગ નાશ થવાનું સતયુગ ક્યારે આવશે કલયુગ કલયુગ પછી કયો યુગ આવશે તો કલયુગ જ રહેવાનો એનો જે આંતરયુગ આપવાનો આંતરયુગ આ મધ્યાહન ચાલે છે અત્યારે જેમ શનિની મહાદશા હોય ને તે પછી ગુરુ દશા ને એમાં પછી હોય અંતર દશા હોય આ ઊંચી દશા આવે છે વધારે વર્ષ માટે પછી હતું એવું કરવું ખાવું કેટલી બધી ગાયોને ઘી થઈ ગયા દૂધ થઈ ગયા એવું સાચું છે તમારું કપડું હોય એટલે હાવું ગતું એટલે ઉજુડિયા થઈ ગયો કે હા તો ધર્મ લખનાર બધું થયા હારું ભૂગી દેવાનું બુદ્ધ ફૂંકી દેવાનું થાય અમારી થાય અમારી બધી શક્તિનો ગ્રોથ જ કલાક જો લઈ લે શક્તિ જોઈએ અને ફેરફાર જોવાની દ્રષ્ટિ પણ જોઈએ ને ફેરફાર જોવાની દ્રષ્ટિ પણ હોવી જોઈએ ને ફેરફાર શું જોવાની દ્રષ્ટિ જોઈએ ને દ્રષ્ટિ મારા મતલબ નથી મારા મારે જોડે સુડો એટલે બધું લખી શકે બહુ અક્કલ હોય ને નથી સંશોધન કર્યું આજકાલ તો કહ્યું